એટલે cause is an effect cause is effect cause is effect and cause is માણસ છે હાઉ ટુ સ્ટોપ એટલે આ કોઝ ને સ્ટોપ કેવી રીતે કરવા કોઝ ને તાપ કેવી રીતે કરવા વધે તાપ બંધ કેવી રીતે કરવા આ રાણ બધી પેટી છે ને એને ફ્રેક્ચર કરી રાખો એટલે કોચ બંધ થઈ જાય રાણ બિલીફ બેઠી છે એને ફ્રેક્ચર કરી નાખો સાહેબ હું ભોગીલાલ છું હું આ બાયરો ધણી છું બોલવા છું નથી ડ્રામેટિક બોલવાનું હતો નથી પણ તમે રિયલી બોલો છો ના હું આમ જ છું રિયલી બોલો છો ડ્રામેટિક બોલો છો તમને રિયલી બોલો છો ડ્રામેટિક કેવું બોલે જાગરી કે બોલે આ વર્લ્ડ માં એક જ ભાષા છે આ છે કે જેને બુદ્ધિ નથી બિલકુલ નોટ આ સેન્ટ પર્સન્ટ ફોરેન વાળાને કહ્યું સાયન્ટિસ્ટોને કહ્યું મેં શહેર પટલું અત્યારે કહ્યું તમે આવે તમે શું બોલો બુદ્ધિ છે બુદ્ધિ છે ને જૂઠું બોલે એવું લાગે છે ને શું એવું ના કહી શકું કે એવું ના કહી શકું ના પણ તમને લાગે માનો શું તમે કહો માધવ ના શું માનો જે માનો એ વાંધો ને હું ફોડ પાડી ને બધું હું ફોડ કહી આપીશ એ કોણ બોલે છે મારે નતું પૂરતું બોલી જોઈએ કોણ બોલે છે બોલનાર બોલે બોલનાર બોલે છે બોલનાર બોલે છે હા બોલનાર જો સાચો અગાઉ બોલે નઈ વકીલા એ તો ફેંકેલા વકીલા આ વકીલ ના જે ફેંકે છે બે જવાબદારી વાક્યો છે વાક્યો છે જે જજમેન્ટ નોંધ કરે છે બે જવાબદારી વાક્યો કેવાય વકીલો બોલે છે કેટલી વખત બે બે જવાબદારી પણ બોલે કેટલીક વાર એવું બોલે બે જવાબદારી વાળું કેટલીક વાર બે જવાબદારી વાળું બોલે છે તમે બે જવાબદારી વાળું બોલો છો ખોટા વિચાર થી નહીં બોલાય તો વખત બોલાય પણ જવાબદારી વાળા વાત બોલો છો તે શેના આધારે બોલો છો એક જ વાક્ય બોલવું હોય એક જ વકીલો ને ગજની પાસે તો ચાર કલાક વિચાર કર્યા વગર એક વાક્ય બને નહીં એટલે વિચાર ક્યારે કર્યો અને આ બોલ્યો ક્યારે પ્રક્રિયા મગજમાં ચાલતી ચાલતી જ હોય છે એ પ્રક્રિયા મગજમાં ચાલતી જ હોય છે આ તૈયાર થઈ રીતે આપણે કરશે તેથી આ ઠોકા ઠોક કરે લોકો નહી તો એક વાક્ય બોલવું હોય તો ત્રણ કલાક પછી જવાબ આપે એ ખરી મજા આવે જુવારી આખા દાડામાં બે ચાર વાક્ય બોલાય સારો મોઘા વાત કર્યા કરે ગાયો બોલવા તે હા ટેપ રેકર્ડ છે હું નથી બોલતો આત્મા બોલવાની શક્તિ જ નથી શબ્દ શબ્દ નામનો ગુણ જ નથી આત્મામાં આત્માની હાજરી બોલાય આત્માની હાજરીથી જ બોલાય છે ને હા હાજરી કરી હાજરી કરી પણ હા tape recorder original tape recorder હું એકલો બોલું નહીં તમે હું ટેપ આ ગાય કુતરા ભેંસ છે બધા ટેપ રેકર જ છે બધી માણસ બોલે છે એવું તો હવું લોકો કે છે એમ કે નવું જ્ઞાન નથી બધા કે છે એ જ્ઞાન હોય કે બધા કેતા હોય ત્યારે કે જુદું હોવું છે જ્ઞાન બધા કે છે બધી પ્રાંતિ હોય કેવી હોય એક શબ્દ હાથ બંધ કરું કે મેં તો ટેપ રેકર્ડ બંધ કરી બોલ્યા કરી તમે ભાવતું તો બોલ્યા કરી આપતું છો મશીન કેમ નથી વાપરતા દાદા મશીન વાપરતા હોય તો અમને સંભળાય ને કાન માટે સાંભળવાનું મશીન વાપરતા હોય પાંચ દાડા ઓછું થઈ ગયું એકદમ બાકી આમ સાધારણ વાતચીત હતી આ તો પાંચ દાડા જરા ઓછું થઈ ગયું અને મશીન તો ડાક્ટરો કે છે કે એમને સેવા કરવા દે ના એ નહીં આ તો હિસાબ આવશે ચૂકતે મારે જ કરવો પડે હવે આટલી ખુલ્લું થઈ જશે સાધારણ તમે તમારે કરો ને ચાલે કોઈને ખબર ના પડે બહારનાર ખબર ના પડે જલ્દી બે કલાક માટે ટીવી પર જવાનું શું તારે ટીવી પર વાત જવાનું તો એ લોકો વચ્ચેનો માણસ જોઈએ નહીં કે અમે કહીએ એવું તમારે શીખવું એટલે તે લાયા મશીન બે કલાક વાપરી પછી રવા દીધું બધું કામ થઈ રહે છે એટલું સારું થાય પેલો બધું ભૂલી જઈને પ્રશ્ન કરે પેલા પ્રશ્ન કરો યાદ રાખીને કરે કદી નુકસાન થતું નથી તમારું તો એક વાક્ય એટલે બહુ થઈ ગયું ઓહો એક વાક્ય તો ઘણું થઈ ગયું આ વીસ વર્ષથી બોલીએ ને એક કોઈ વાક્ય ચેકવું ના પડે આ બધું થયું હવાથી જ ઉતર્યા કરવું ભણે લાવવાનું સુંદર એ માત્ર સુખ ને ખોળે છે શું ખોળે છે તમામ જીવો નાના સિંધુ હોય તો તે ઝાડ પણ સુખ ને ખોળે ઝાડ ને વંટોળ્યું આવે ગમે નહીં અગર હિંદ પડે તો ગમે નહીં દુઃખ ને ખોરાય નહીં દુઃખ કોઈને પ્રિય પ્રિય ના હોય કલ્પિત સુખ હોય છે સાચું નહીં તૃપ્તિ વળે નહીં સંતોષ થાય તૃપ્તિ વળે નહીં પોતાના સ્વતંત્ર સુખ પોતાનું સ્વાભાવિક સુખ આત્માનું જે સ્વભાવનું સુખ છે એ પરમાનંદ છે પછી અમારે સુકાયા પછી ગયું નથી કોઈ ક્ષણ છવ્વીસ વર્ષ એક ક્ષણ આખું બધું ના થાય આ સુરત સ્ટેશન પ્રાપ્ત થયેલું બાંકડા ઉપર પહોંચના હાડક વાગે પછી ગયું નથી અને આખા જગત નું કલ્યાણ કરનાર કરવાનું શું નિમિત્ત આ વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાન આ બધા ધર્મ છે ને તે ક્રમિક માં છે ક્રમિક ક્રમિક એટલે step by step step by step છે પગથિયે છે ચડી ચડી જવાનું જેટલો પરિગ્રહ છોડ્યો એટલા પગથિયા ચડ્યો જેટલો પરિગ્રહ ઓછો કર્યો ત્યાં પરિગ્રહ થોડો વધાર્યો છે બધો નથી વધાર્યો બંગલા ને બધો ઓછો પરિગ્રહ પેલો ઓછો વધાર્યો વધાર્યો ને આ શું કે છે અક્રમ કે તારા પરિચય મને મળતો નથી તું આ બધું ધ્યાન જ છોડી દે તું પોતાના ધ્યાનમાં આવી જા એટલે આક્રમ વિજ્ઞાન ફૂલ લિફ્ટમાં પગથિયા ચડવાની કશું કરવાનું નહીં તમારે હું જે જ્ઞાન આપું ને તે જ્ઞાન જ કામ કર્યા કરે એ જ્ઞાન ચેતન જ્ઞાન છે એટલે કામ કર્યા જ કરે રાજની અંદર